એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો માંગરોળમાં બેઠા બેઠા વિશાખા વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈ વિનીત પણ છે આવો આવો વિશાખા બેન વિનીત ભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહીશો ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ફૂલ અને ફળ આ રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા છે ઓ ભાઈ એક હતો બગીચો આ બગીચામાં ઘણા બધા ફળોના ઝાડ હતા હો ચીકુનું ઝાડ હતું ને આંબાના ઝાડ હતા ને નાળિયેરીના ઝાડ હતા ને જામફળના ઝાડ હતા એવામાં એક ફળ વાળું ઝાડ હતું ને ઝાડને ફળ આવે એના પહેલા તો ફૂલ આવે હો ભાઈ આ ઝાડની ડાળી પર એવું એક ફૂલ ખીલેલું હતું સરસ મજાનું ફૂલ ખીલેલું હતું હો ફૂલ વિચાર કરે કે મને ફળ ક્યારે આવશે આ બધાને ફળ આવે છે મને ફળ ક્યારે આવશે એવું તો ફૂલ વિચાર કરતું હતું હો ઝાડની ડાળી ઉપર બેઠું બેઠું અને એ તો અધીરું બની ગયું એને તો ક્યાંય ચેન ન પડે એટલે એણે ફળને સાથ દીધો એ ફળ ફળ તું ક્યાં છે કે મને કે તું હજી કેટલું છેટે છે તું કેટલું દૂર છે એ ફળ તું ક્યાં છે આ સાંભળીને ફળે જવાબ દીધો અરે શા સારું આટલી બૂમા બૂમ કરો છો બાપુ ફૂલભાઈ હું ક્યાં તમારાથી છેટે છું હું તમારાથી દૂર ક્યાં છું હું તો કાયમ તમારી અંદર તો રહું છું તમને એની ખબર નથી અરે ભાઈ ફૂલ ભાઈ આ ફૂલમાંથી તો ફળ બને એની તમને ખબર હોત તો તમે બૂમા બૂમ ન કરત કાંઈ અને ભાઈ પછી તો ફૂલ ફળની વાત સાંભળી ગયું હો અને એ તો નિરાતે પછી ઊંઘ્યું અને સવાર પડી એટલે ફૂલમાંથી ફળ બની ગયું ભાઈ આ પછી એ ફળ પંખીઓએ ખાધા અને મોજ મજા કરી ભાઈ તો તમને બધાને આ ફૂલ અને ફળની વાર્તા સાંભળવાની મજા પડી ને વિનીતભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ જલ્દી જલ્દી આવજો